શ્રીમદ એ કીધું ને કે જ્ઞાની પુરુષ ને ત્યાગ ત્યાગ સંભવે નહીં તો શ્રીમદ રાજચંદ્ર એ ત્યાગ નતા ત્યાગ કરતા ત્યાગ કરતા તો ભાઈ એમને કેમ એવું કર્યું બિલકુલ નહીં હજુ પૂરા જ્ઞાની થયેલા નહીં સંપૂર્ણપણે હંડ્રેડ પર્સન્ટ થાય એ છતાં ઉદયના આધીન જ વર્તે ગમેલા પણ એમને તો ખબર હતી કે ત્યાગા ત્યાગ સંભવે નહીં તો પછી કેમ ત્યાગ કરતા હતા ત્યાગ છૂટતો છે ને જ્યાં સુધી જ્યાં સુધી અમુક અમુક દશા ઉત્પન્ન ન થાય તો સુધી ત્યાગ કર્યો કે છૂટતો નહીં અને એ અહંકાર ભરો પડ્યો હોય ને એ નહીં પડી હોય શું કહે એમને લખ્યું કે તમે માહિર થયા છો શું આ કારણાનું માહિર છીએ સાચી ભગવાને કહ્યું છું કે અમે પ્રતિમા એવા જ્ઞાની પુરુષ જયારે નથી યાદ અંતરંગ નથી જેને અંતરંગ નથી અંતરંગ વાંચવામાં ના હોય સાંભળવામાં છતાં અનુભવમાં આવે એવું જેનું કથન છે ગારવતા નથી ગર્વ નથી ગારવતા નથી ગારવતા નથી પોતા પણ નથી અસંગ પણ કે છે ને અંદર પોતા પણ ઉમર ગયું નથી હજુ ગાળવતાઈ ગઈ નથી ગરવાઈ નથી ગયું ગાળવતો જતી રીતે પોતા પણ જવું જોઈએ એટલે શું કે આ મને કે કે દાદા તારો આમ કરવાનું છે હું કઉ કે ના આમ કરો તોય પાછા ના આમ કરવા જેવું દાદા અમારે ક્યાં અને આ પોટલા રૂપિયા થઈ લાવે છે દીર્ઘા અને પોટલા રૂપિયા લઈ જાય છે એ પોતા પણ ગયું કહેવાય શું કહેવાય ગર્વ નથી ગારવતા નથી પોતાપણું નથી નિષ્ફળ પણ છે આશ્ચર્ય મૂર્તિ ભગવાન કહે અમે તમને નમસ્કાર કરવા બાપા અમને નમસ્કાર કરવાના તમારા કરતા એ સરળ છે કે અમને અમને દર્શન કર્યા ત્યારે તમને પામ્યા નથી માટે સદા અકળા છો કે બધામાં એક મૂર્તિની પાસે જઈ રહી છે એવા જ્ઞાની કૃતિ પાસે ગારવતા ઠાકુર જગત ગારવતા શબ્દ હવે ગારવતા ગારવતા સમજાવો હે ગારવતા શબ્દ સમજાવો હિન્દુસ્તાન લીલો હશે ને લીલો લીલો પાણી બહાર એક ખાડો હોય ને તેમાં જવા દે કાળો મોટો વરસાદ તલાવ જેવો દેખાય હોય જયા કરે એ બધું ખાર વાળું પાણી ને એ જમીન ભાગી નાખે જગન ભાગીને કાદો ભાઈ બનાવે ઉનાળા છે ને ભેંસ બેન સહન ના થાય મારો હવે તો તાળી ક્યાં કે જાય અને મોડું એટલું બહાર પાડ્યું એટલે જે કાદવ નું કાદવ નું જે એ થયું ને જેવું લાગ્યા કરે બધી બાજુ છે હવે અને ચાર પાંચ છ વાગવા આવે પાંચ વાગવા આવે ધણી થતા આવે દોઈ લેવા માટે લે લે લે જોયા ખરી ઓળખે થઈ તો નીકળે હા ભીખમાં બેઠા કોણ પછી ધણી ગણાય લાલ નીકળે તો લાવે નીકળે એમથી જ ઓળખાતું નીકળતું હતું. એ પછી હા લીલા પુરા લઈ આવે પુરાના અને કપાસ ચાલ ગોળ ને બધું તે તો એક તો બોલો દેખાય. લે લે લે લે કામ છે કોને લાવે પછી પાછું શકતા નથી ધંધાથી ફ્રીમાં આ ગાર રૂપિયા કહેવાય છે નીકળે તેથી આખો સંસાર પડી ગયો વિચાર ના આવે લીલો વિચાર ના આવે વિચાર હતો લક્ષ્મી નો વિચાર ના એ થઈ માન નો વિચાર ના આવે માન ચીજ નો વિચાર ના આવે બધા ચીજ કોઈ જાતની ભીખ ના થાય ત્યારે એને પ્રતિનિધિત્વ ઘણું આપે ભગવાન ભગવાન રસ થઈ ગયેલો થાય શું કહે સાઈઠ લોક નો નાથ ચૌદ નાથ જે થઈ ઊંધા છે બાકી કોઈને નાતા પ્રત્યે એની સ્કૂલ માસ્ટર જ કરે તો અચ્છા તે આદિવાસી તમે તમે મને એમ કપડા પહેરવાનું મળતા સ્વાધીન કરો બહુ દુઃખ છે ના સાહેબ મારે કઈ દુઃખ નથી મારે ગાય છે એના બે વાછડા છે એ બધા ઉપરી નહીં બધા હોય તો ફટકાર ના ફટકાર બધી ઉપરી જ છે હટા તે કોણ કેટલા નહીં સમજદાર છે આ ડફોડદાર થાય ને ડફોડ લડ્યા તે છે શું કહે? એનો અહંકાર ઉઠતો વધતો જાય ને અમે તો અહંકાર કોણ હારે આ દુનિયામાં હું જ્ઞાની ખરો તારે તે જાય.